હા પેસ્ટી હોય છે ને તે હરાવે ને કાપી પછી ભગવાન કરે રોજ છે આ સાહજિક પ્રજા છે પણ છતાં અધ્યાત્મમાં ખુલ્લી ડેવલપ છે હા તો વિકલ્પી હોય આ તો બાળક બાળક બાળક હોય ને બાર ચિંતા હોય કે એ હાથ આપડે દડોળી સગા પતાવાનો થયો ને તો એરપોર્ટમાં હે લેડીને અમે આપઘાત કરે મસ્ત અહીં તો થોડી આપણે કરે એ વાર આપણે એ વાર લે વાર નહીં ડેવલપ મોટી પણ ચિંતા હોય નાના છોકરાને દાદા એક વાત છે તમે હાથ ના કરી વાત કરી લવ નથી કરતો લવ નથી કરતો કોને ના જવાની હોય લવ કેવાય પણ આવી જાય ખરી પૂછી લવ કેમ કેવાય તો એસી ની થાય તો એ તગડી વાર તગડી બધું જ કરે એક શબ્દ એનો અવરો અવરો થઈ ગયો તો એક શબ્દ ખાતર લવ કરી નાખે એમાં શબ્દ લવ જ ના કહેવાય એ તો આસક્તિ બધી આ આસક્તિમાં લડે અને જાનવરો લડે નહીં એટલું છે કારણ અહંકાર લડે બધું લઈ આવે અને જાનવરે લડે પણ આવું નહીં બધું બોલા એટલે ક્યાં સુધી આવ્યું આપણે બીજો દાખલો કહું આ વ્યવસ્થિત દાખલો સમજાય ખરો બીજો દાખલો કહું બેંકમાં ગયા અને બસો ડોલર પડ્યા છે ગજામાં બીજા બે હજાર લીધા એ બીજા ગજા મૂક્યા એક ગજામાં બસો પડ્યા છે બીજા બે હજાર લીધા બે હજાર પછી આવતા હોય આપણે બોર્ડ માંથી બિહેર ઓફ ચીજ એટલે આપણે કેવું કન્સર્ન ગંદુ લાગી રાખીએ ને રસ્તો ખરાબ છે કે ના કેવું પડે આપણે ચેતો હતો ને કંચન બી દબાઈ રાખો પછી પેલો મરચા વાટેલો ફેંકે ને સિદ્ધાર્થ મરચા વરચા રાખે ને તૈયાર રાખે ને આમ થાય કે રાત્રી જાય એટલે કાપી જાય આપણે વ્યવસ્થિત કહેવાનું શું કહ્યું વ્યવસ્થિત કાપી વ્યવસ્થિત કાપી ગયો ને હા આપણો હિસાબ ચૂક્યો વ્યવસ્થિત અને એને નિમિત્ત બનાવ્યો હવે એ પકડા છે તારે ગુનેગાર આપણે પકડાયા આપડે ગુનેગાર આ કોણ ગુનેગાર આપડે પકડી ગયા હવે ચલો પકડા છે તારે ગુનેગાર દાદા જલેબી ખાતો છે મજા કરતો નહીં અત્યારે કોણ ઉપાધિ કરે જે પકડ્યો તે જગન્નાથ શું કે એ ગુનેગાર તું ચાલો ગુનેગાર ગુનેગાર હું જ મારે કેમ પકડવા પણ જગતદાર લોકો ભ્રાંતિ ને આવું જ જોઈએ જગતના લોકો મેરી છે બેરી છે બધા છે પેલાની ગુનેગાર કે અને ભગવાન શું કે આપણે આપણો હિસાબ આવ્યો આપડે ચોરી લીધી ને ત્યારે હિસાબ આવ્યો હિસાબ આપતો ને આ બધો હિસાબ છે જગત ભેગા તો હિસાબ છે આપણે જો હમણાં નુકસાન કર્યું ને તેનો છોટ આ નહીં તો કોઈ નામ ના દે તમને કશું કર્યું નથી કોઈ નામ દેનાર નથી એવું સ્વતંત્ર જગત છે ભગવાન પણ નામ ના દઈ શકે આ મારું નામ જ નહીં દીધા અત્યારે વસ્તુ જોઉં છું તો હું જોઈ ગયું છું કોઈ નામ દેનાર નથી ફક્ત તમારા જ પરિણામ છે જે ગધા કપાય છે કે હાથ ભાગી જાય પગ ભાગી જાય મોટરસાયકલ વાળા આવતો હોય અને પગ તૂટી ગયો જેને જયારે ભોગવે એની ભૂલ ભગવાન શું કહ્યું પગ તૂટી ગયો તારી ભૂલમાં એ તો પછી એ પકડાશે તારે પછી એમ પકડાશે કે આવશે તારી ભૂલ પકડાશે આ તો તારી ભૂલ પકડી ભગવાન આટલું સમજવાનું છે ભગવે ને આ પોતાનું પરિણામ છે ભોગવે છે શું ભોગવે છે એવું ભગવાન આવે છે વિચારમાં એટલે પછી લોકો પૂછે એ બે પેલો શું લઈ ગયો લોકના આપણે કહીએ બે હજાર લઈ ગયો આપી દે લોકો ના આપી દે આપડે કે નહીં લેવાનું પાંચે પાંચે કર્યા છે ના આપે નહીં બહુ કાકા લોકો ઊંધા મસ્કરીઓ કરે ઊંધા મસ્કીઓ કરે એટલે તમારે શું કેવું કે ભાઈ આ ગજા બસો દોડતા અમે તો કર્યું હતું નહીં આપડે કઈ બે કે પાછો ઉપર બે હજાર જાય મુરખ કે આપણા ના હોય આ એટલે રસ્તામાં પછી પોલીસ ગેટ આવે ત્યાં આગળ આપણે જાહેર કરી દેવાનું એટલે મારું બધું ભાઈ કેસ નોંધી લેજો બરાબર ત્યાં નોંધાઈ અને પછી ઘેર જતા હોઈએ એટલે ઘેર રસ્તામાં હાડા આઠ આવ્યા રાતના અને પછી તાર ભાઈ મન તો ખરું તું નહીં સત્યનું તે મન બૂમ પાડે તમે તો વ્યવસ્થિત કહ્યું પણ કાલે પેલા બાપા પણ તેને શું કરશો મન શું કરે ભાઈ ઘૂંટાળા મારે કોઈ કોઈ કોઈ કોઈ કોઈ કોઈ એટલે આપણે સમજી કે મન પછી હેલ્પ કરવાનું નથી અને આખી રાત ઊંઘવા નહીં દે શું અને ભાન જ્ઞાન બરોબર છે આ મનનું વાત ખબર નથી આપણે એટલે આપણે ઘરમાં જઈને શું કરીએ તેથી આજે આ શીરો દૂધ નાખી શીરો બનાવો સત્યાની કથા જેવો એટલે બહેરા જાણે કે આટલી કમાયા છે ભજીયા ભજીયા બધું બનાવો પછી જ્યાં ત્યાં અહીં સુધી ખાઓ હવા ભાગી રહ્યા છે પણ અહીં સુધી ખાવું ખૂબ નાથી થાકીને ભાવે એટલે અને પછી ઉઠીએ ત્યારે કોઈ કહે કંચનની પાન તાન ખાવ કે છે ત્યારે ના મને જરા આવે તો ઊંઘ જ આવે એટલે સુઈ ગયા હતા રાત દસ રાત મહેમાન મન ચૂપ નહીં તો મન આખી રાત બધા મારતા જો ગીજા રસ્તો થાય ને સવાર બધી દવા લઈ લીધી અને સવાર હું ગયા પોલીસ વાળા આવી દીધો કેમ ભાઈ શું છે ટકા પકડી લાયા છે હા શું થયું ટકા ગઈ રાત રમ્યો છે રમી રમ્યો ને દારૂ પીધો છે આપડે કઈ કઈ વધ્યું છે એ કે ને ટકા ને સાડી પચીસ રૂપિયા વધ્યા છે દોઢ વધ્યા કેટલા વધ્યા ને સાડી એટલે આપણે કઈ પેલા આઠ આઠ ડોલર બધા મૂકવાના અને હારી પછી ડોલર તેમ પંદર ડોલર કોઈ સર કે તમે ચા પાણી કરી બધા વેચાયા હોય ચા પાણી કરજો અને પેલા ને કહે તું હારા દસ લઈ જાય હજે શિકાર ના મળે તો ખાતર પાસે દે આટલા ગયા હતા વધારે અને ક્યાં ધંધા કાઢવા છે અસી ધંધા હશે ને ને એટલે પછી મેં જઈને આટલો લઈ જઈ અને ધીરે મૂકી દેવાના બે હજાર બેંક ખાતે જમે કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને વ્યવસ્થિત ખાતામાં બીજા કેટલા આવીશું કે આવતા બધા વ્યવસ્થિત પછી પાંચ આપે વ્યવસ્થિત ખાતે ડબલ થશે આ બધું વ્યવસ્થિત ખાતે જ ડબલ થાય છે આમ તો માને છે હું કમાયો હું કમાયો સમજ ને જ્યાં આ જાય કે પછી વ્યવસ્થિતમાં વધે એ દિવાળી પર નફો શું કહે આ તો ખોટી અહંકાર ભાડો ગાઢપણ નેટનેસ આખી ચિંતા ખાવા પીવા બધું મળે છે સરસમાં સરસ કાય છે ચોખ્ખું ઇન્ડિયા વાળા ચોખ્ખું ઘી બધું સવાર ચોખ્ખા ઘી દૂધ ચોખ્ખા દહીં ચોખ્ખા બધું ચોખ્ખું કેવું સરસ મકાનો કે ના સરસ હોય સરસ પણ જમકો બહુ તેના જમકો છે મારે જવાબ નહીં બંધ કે જવાબનો બહુ ચિંતા થાય મેલે બોલે છે જવાબ તો એ કેટલી હેરવી આવશે નહીં આવે છ મહિના જે બાદ બતાવી દે કહી દઈશું અત્યારે જ ને આવતા પહેલા દુઃખ આવતા પહેલા બોલે દુઃખ છે જ નહીં દુઃખ તો કાવા ના મળે સીધા એવું કઈ છે દુઃખ તમે દુઃખો છે આ બધા ઇન્વાઇટ બુદ્ધિથી ઇન્વાઇટ કરી દુઃખો પહેલા મકાન આપણું હોય તે છ હોય તો આપણે બધા ફ્રેન્ડ કોઈ બે રૂમ વાળા ત્રણ રૂમ વાળા કે છે ભાઈ મોટું મકાન છે સરસ બિલ્ડિંગ છે એટલે આપણને ઘેર આવી બધા વાતો કરે એટલે આપણે વાઈફને બધાને સંતોષ બહુ હોય બરોબર ને પણ એક જણે બાર બાર રૂમનું લીધું એમાંથી બે રૂમ વાળાએ સમજે ને દાઉદ આપીને બાર રૂમનું લીધું અને પછી આપણે ચા પાણી બોલાવે બોલાવે જમવા માટે જઈએ એટલે આપણે ભરવા આવી છીએ આપણા ફરવાનું તો કેટલા બાર એમાંથી આ બધું ખોટા દુઃખો ભરે આપણું કમ્પ્લેટ છે આપણી પાસે એક જ ઉંમર છે એટલું કમ્પ્લેટ ખાવા પીવાનું જઈને એટલું જ જોવાનું એટલે વ્યવસ્થિતમાં શું કરવું પેલો તમે કરવાનો દાખલો સમજાઈ ગયો બધો થઈ ગયો પૂરો કેટલી કેટલી આજ્ઞા થઈ આ વ્યવસ્થિત તમારે કરાય છે આ બધું નથી કઈ તને અઘરું લાગે છે હવે ચોથી આજ્ઞા કેટલા ઋણાનંદ વાળા છે તારે શંકરભાઈ દ્વારા કેટલા છે દ્વારા આ નહીં કે મારે ટકાવાળા બધા ઋણાંત કેટલા કેટલા લોકો જોડે તમારે સંબંધ છે લેન તમારે કેટલા લોકો જોડે છે તો જેની જગ્યાએ જો ઓળખાણ ને વ્યવહાર કેટલાક છે બહુ થાય ઘણા છે આ ચાર કે તે આપણે ઉણાણ પીવો પાંચ પચીસ હજાર માણસ નીકળ્યા પચાસ હજાર નીકળ્યો હવે હાડા ચાર અબજમાં પચાસ હજાર માણસ માટે આપણે બે રહેવું હોય એટલા ખાતા ચોપડા ચોપડામાં ખાતો કેટલા થયો તમારા પાંચ બે હજાર એટલા હાલ આખી દુનિયામાં પડી રહેવું પડે છે નકાબી ગાંધી ભોગવી પણ માર ખાવ પડે એટલે આપણા ખાતા ચીડવા માટે આ નિકાલ કરીને ખાના લોકો ઘણા બધા શું કરવાનું બીજા ચૂકી દેવા ચૂકી દેવાના આપણે એટલે આને શું કહેજો ઋણાનુબંધ વાળા ઋણાનુબંધ શબ્દ ના બોલશો એફઆઈઆર ફાઇલ બોલજો શું બોલજો ફાઇલ જેમ જેમ કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ઉપરી ઉપરી અમલદાર કે ત્યાં ફાઇલો છે એનો નિકાલ કરી નાખો બધી ફાઇલો કોઈ તો ગુસ્સો થશો નહીં અગર કોઈ ચા પીશો નહીં નિકાલ થઈ જાય છે એ રીતે આ ફાઇલો નિકાલ કરવાનો છે હવે હા તે તમે છોકરા છોડીઓ પછી file number three four five six file number આવ્યા દસ નંબરની ફાઇલ આવી ફાયદો પણ જેની વાઈફ અહીંયા જ્ઞાન લીધું ના હોય તેને સાથે ગેરજી ફાઇલ વસ્તુ ના કેવું નહીં આ તો અહીં લીધું અહીં લીધું ફાઇલ નંબર વન તમે અને ફાઇલ નંબર ટુ પણ તું ને તારી ફાઇલ નંબર વન આ અને તું આ વાઇસ કરતા સમજો ને એ રીતે સમજી જાય ફાઇલ નંબર ટુ આજે મન ઠેકાણ નથી એટલે હા ફાઇલો શું કરવાનું ફાઇલો સંભાળ નિકાલ કરવાનો તમારે બીજું બધું અત્યાર સુધી આવે એટલે આપણે રસ્તો માગીએ ચીડાતો આવતા તો રસ્તો આવે તોય ફાઇલ સંભાળ નિકાલ કરશે અને ચીડાતો આવે તો એ સંભાળ આજ્ઞા પાડવાની છે શું પાડે છે તમારે કન્સલ્ટન્ટ કેવું દાદાની આજ્ઞા પાડો સંભાળ નિકાલ કરવાનો એક જ રાખે સંભાવે નિકાલ કરવાનો થાય ના થાય તમારે જોવાનું એવી બધી મારે કરવાનું તમારે તો આજ્ઞા જ કરવાની સંભાવ આવ્યું ફાયદા એવી સંભાવ નિકાલ કરો ખબર ને અરે પણ ચોથી આજ્ઞા સંભાવે નિકાલ કરવો ફાઇલનો હવે એમ દાખલો આપો બેંક અત્યારે કઈ ઓફિસમાં જવું છે એટલે તમારા વાઈફને કહો કે ભાઈ જમવાનું મૂકી દો ભાઈ એ શું કે પાંચ મિનિટમાં આવો તો આપણે પાંચ મિનિટ થાય એટલે જઈએ પછી હવે ફાઇલ નંબર તું એને સંભાળ નિકાલ તો બરોબર ખાવું પડશે ને કરી તો કરી ગઈ આ શું રહ્યું ચામાં થઈ ગયું ભાત ને એટલે આપણે કે હમણાં ભાખરી તૈયાર છે ને અને અથાણું કાઢો તો સંભાવ નિકાલ ફાઇલનો સંભાવ નિકાલ કરીને ખાઈને જવાનું એ ફાઇલ નંબર ટુનો સંભાવ નિકાલ થઈ જાય ને આપણે ખાઈને જઈએ છીએ ઝઘડો રહ્યો ને શું થયું ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ભાવ ના ભાવ થઈએ બોલો દાખલો બીજો દાખલો આપો કાંઈ ન સંભાળ નીકળવા હવે રૂમમાં બેઠા બેઠા ભાઈ તમે રૂમમાં બેઠા બેઠા સુધારમાં ધ્યાન કરો છો નવરાત્મક થાય પછી આમ અવાજ આવ્યો દરવાજો પર એટલે તમે શું સમજો આપણા જ્ઞાનથી કોણ આવ્યું માનો પચાસ એટલે થાય મને ત્રણ કોતરા ખોરના આપ્યા છે મહેતાજી પૈસા નથી હાલતા મહેતાજીને કહે કેમ નથી હાલતા એક કોથળી એસી કે ભાઈ આવું ના થાય તમે દેવા આવે અને આ ટાઈપ તો એ બસો ચાલીસ માગતો હતો બધા તેના બધે પચાસ પોણા ના મળે તો હોય ના મળે એક વીસ આપીને હું તો મૂકવાનું કે તમારો નિકાલ કે ના લડવું જોઈએ કોર્ટમાં નહીં તમારે એટલો આ તો લડવાનું તો સ્વભાવ છે ને એ ચીગડા માયા જ કરે ત્યાં પછી મોટા મોટા ચીગડા આપણે આપણને માયા કરે આપડા નાના ચીગડા લોકો મારી ત્યારે મોટા ચીગડા આપણને માયા કરે આ ચીગડા ચાલુ જ રહેવાના એના કરતા માંથી આ કૌવાણ ભાગી જતું રસ્તા દેખાડું બધા અને ચિંતા ના થાય એવું વળી આ જગતમાં જે આ એવું વિજ્ઞાન છે આ લોકો એમ ખોટી જાય કે પડે એક દાડો સીધું રહેવું બહુ મુશ્કેલ છે બધા સંતો બંતો કોઈથી ના રહેવાય સમજ્યું તો કામ કરજો ને આ તો અમારે પાડજો હું કહી દઉં કે જાતે વધારે લાગત આ કે તો હવે મદદ આ સિદારે જો મને માન કે તો હવે કરી હવે બધું અમે સિદારે વધારાય કે પછી જોઈ દે કે એક આ મિત્ર આ સિદતા હવે ધંબા ફાઈલ નો કાલ કરને થઈ ગયા લેને એક વિન તો રે આપી નીકળ કરે હવે એ જોડે ને ઘેર પાછળ દઈને આમ ઉતારી છે જોડે ને ઘેર આપણે કહીએ કે શું થયા જોડે ગયા ને પાડોશી ગયા ત્યાં પોતા આપણી બેઠે મોડા હતા ત્રણ બસો ચાલીસ પેલો નહીં આપું તને એક આવે નહીં આવ્યું અને તરીઓ કહે ઉતારી પર બધા બસો ચાલીસ પુરાવી ત્યાં કોણ છે તલિયાને પૂછે પેલા કે હું તને નથી આપવાનો એક પૈસો વધારાનો તું મને ઓળખતો નથી ત્યાં કે તમે તો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે પૈસા લીધા નહીં ચાલે ગયા કોંગ્રેસ મોટા માણસ હતા ને એટલે ડબડાવતો હતો કોંગ્રેસ ના મોટા માણસ શું કર્યું પછી ચાલી આમ ડોલર આ ક્યાં છે તું હરી જવું તો તું ખરો સરીઓ તું હરી જવું એટલે સરીઓ કોઈ બળક્યો નહીં મને આવું અને લાવી લીધો બધા એટલે અમે જોડે સરીઓ ન લાયક થતા એટલે સરિયાને કે સરિયો જવા મળે પેલા એ ત્યારે ઉભો રહે કે છે સાહેબ ક્યાં આવું તમે હું તને જોઈ દઈશ કે છે બસ થઈ ગયો કે મેં બી સાપ દેખુંગા શું કે એટલે પૂરા પૈસા કરે વેર વધાર્યું હા દુનિયામાંથી વેર છૂટી જાય નહીં હતા ભાઈ લોકો શા પણ નીકળવાનું વેર છૂટી જાય તો તમે મોક્ષ લેશો નહીં તો વેર થી આગળ બંધાયું એક જરાક લખો તો નાખશે તમે સમજ ને મોક્ષ તમારી પાસે અનંત શક્તિ સનાતન સુખ પડેલું છે અને આ દુકાન ક્યાં પડી ગયા રસ્તો વળતો હોય મોક્ષ નો એટલે ક્યાં સુધી આવી ગયું ચાર પૂરી થઈ ગઈ ચાર આંખ ના સંભાવ નિકાલ થશે ને તમારે કરવા જાવ તમારે આજ્ઞા પાડવાની જ છે આ જ્ઞા થાય તમારે જોવાનું તમારે એક પણ એક મિનિટ પણ અશાંતિ નહીં થાય નિરંતર સમાધિ રહેશે નિરંતર સમાધિ રહેશે ઉપાધિમાં સમાધિ રહેશે ઉપાધિ એવું જોઈ ને કેટલી થઈ આજ્ઞાઓ ચાર ચાર એમાં કઈ અઘરી છે ભાઈ અઘરી કઈ ફેરફાર નથી નિકાલ કરવાનો તારે બોલવાનું જ છે બોલવાનું છે થયું ના થયું મારે જોવાનું કારણ કે કેટલીક વાર તમને એમ લાગે સંભાવ નિકાલ કરવાનું કર્યું પણ થતો નથી એ કેવી એ કેવું ચાલો હોય છે ત્યાં શું ગુહ્ય છે કારણ કે આ ડુંગળી હોય ને તેમ ડુંગળી પેટ બધા કર્મ હોય છે કેટલી જગ્યાએ સંભાવ નિકાલ કરે ને એક પડ જતું રહે ખરું પણ ડુંગળી એની જ દેખાય ને એટલે આપણે મને એમ થાય કે ખાલી એની જ રહે છે પડ પર પડ નીકળી જાય બોલ્યા કરતા એક પડ તો જતું જ રહે પણ આપણને ડુંગળી લીધે એમ લાગે કે આ તો એની જ છે ના આપણને ખબર ના પડે પછી એક પડ જેમ જેમ પડ્યો જતા રહે તેમ બધું ખરાબ થતું જાય સમજ ને ચાર આજ્ઞા થઈ પાંચમી પાંચમી આજ્ઞા આપું છું હવે કંચન બિરા નામનું બેંકમાં ખાતું છે સુધારના નામનું નહીં સુધાર્થના નામનું નથી જાણતા નહીં જાણતા નથી એટલે બધું કંચન બિરા કર્યું મકાન એ કંચન નામથી છે છોકરો બનાવો સુધાર્થા ને કંચન છોકરા કંચન બધું કંચન નામ પર કર્યું જાણતા નથી એટલે એટલે આ સુધાર્થના લોકો શું કર્યું અત્યાર સુધી કંચના નામ પર ગયું એટલે નામ પર ગયું એ તો વ્યાસ ત્યાં તાબામ ગયું આપણા તાબામ રહ્યું નહીં તક આપણા તાબામાં તક સુધાર્થમાં ચોપડો બસ ગયો વ્યસના કયો ચોપડો સુધાર્થમાં ચોપડે તકે તો શું લખવાનું તકે તમે જે બી આજ્ઞા પાડશો ને એટલી જગ્યા થઈ જાય જે બી આજ્ઞા પાડશે એટલી જગ્યા થશે જેટલા પુસ્તકો લઈ જશે હોય એ પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ મળે છે બહુ પુસ્તકો મોટા મોટા વાંચશે ને તેમ તેમ છે એમાં જમે થાય પછી અમારી પાસે અમે અહીંયા હોઈએ અને અહીંયા જેટલો ત્રીસરા કલાક લાભ લો એટલું જમે થાય અહીં વિધિ કરી જાવ તો આનંદ શક્તિ પ્રગટ થાય શું કહ્યું એટલે આ બધું આ બધું તમને એક તો એક જેટલા આજ્ઞા પાસે તમે જશે પુસ્તકો વાંચશે તમે જશે અહીં નાની પુસ્તની હાજરીમાં હાજરીમાં બધા જબરદસ્ત તમે થાય સમજો અને ચોથું એક સાથે એક માટી છે તેના પૈસા એના છે એ બાર મહિનાનો માટી ગાળો છે તેના પચીસ ડોલર લે છે આ લોકો એટલું માસિક એટલે સાથી તે માસિકમાં દર મહિને તમારી વાડી આવવાની ફ્રેશ વાળી એટલે તમને આખો મહિનો સારી જાય વાત ફ્રેશ વાણી થાય એટલે માસી કે તમારે મારે મંગાવી દેજો બરોબર એમને કહે છે એટલે ખાસ બધું સરનામું આવી દેશે મંગાવી દેશે બસ આટલું કરવાનું છે તમારે આ પાંચ આજ્ઞામાં કશું અઘરું છે અમને ચાલો પાંચ આજ્ઞા પાડો એટલે સિત્તેર ટકા પાડો તો એક ચિંતા થાય તેની જવાબદારી અમારી બે લાખ ડોલર દાવ મળશે ગેરંટી સાથે આપણે એક જ ચિંતા થાય બે લાખ ડોલર દાવ સિત્તેર ટકા આપણે સો ટકા નહીં બધા બીજા શું કરે બોન કરે આજ્ઞા ઓછી પાડી છે હા ભાઈ એવું નહીં કરે જ્યાં પાડી છે ને સિત્તેર ટકા સાઠ ટકા છે ચડાય બસમાં તો બરાબર ગેરંટી આપે બે લાખ ના દાવાનું ડોલર દાવ મળે એક ચિંતા નથી <laughs> તમે પછી દાવો નહીં મારવાનો પાછું તમે જ કહ્યું કે કોર્ટમાં દાવો નહીં મારવાનો અને પાછા દાવો મારવાનું કહો છો ના એટલે કશું ભરે ફાયર નહીં હતી ગેરંટી સાથે કહું ગેરંટી હતા ચાલીસ થી ચાલીસ થી પિસ્તાલીસ હજાર માણસો ના દશા મારી મહેનત અફાટ નથી કે આ કોક જ બને આવું અક્રમ વિજ્ઞાન છે આ તો હવે કોઈ શુદ્ધાત્મા છો ને કંચનભાઈ શુદ્ધાત્મા થઈ ગયા ને અને પહેલા તો હું હું કંચનભાઈ છું એ હતું નહીં કંચનભાઈ તમારું નામ હતું વ્યવહારમાં વ્યવહારમાં ઓળખવાનું સાધન હતું પણ જો ખરેખર આપણે ખરેખર કોણ અહંકાર હતો શું આજે થઈ ગયા આજે ઉડી ગયું જે ખોટી માન્યતા હતી ખોટી બિલીફ હતી એ જ અહંકાર હતો શું હતો હવે ડ્રામેટિક રહ્યું શું રહ્યું હવે કાંતિલાલ ડ્રામાના ફાધર પણ ડ્રામાના નિકાલ કરીને ઘણા બધા હિસાબ ફરી થયું અહંકાર ને ગયું એટલે સર્વ બંધાતા બંધ થઈ ગયો આખા ભગતે શું કર્યું કરતા મીટે તો છૂટે કર કરતા પણ છૂટી જાય વ્યવસ્થિત કરતે આવે તમારું એટલે ત્યારે કર્મ બંધાતો અટકી જાય એટલે કૃષ્ણ ભગવાને કહ્યું છે અકર્મ સ્થિતિ એ અકર્મ સ્થિતિ ઉત્પન્ન થઈ બરોબર ને એટલે કર્મો ચાર્જ થતા હતા એ ચાર થવાના બંધ થઈ ગયો અહંકાર કર્યો એટલે હવે ડિસ્ચાર્જ એક રહ્યો એ ડિસ્ચાર્જ તમારે દેવાથી શક્તિ નિકાલ કર્યા બરોબર ડિસ્ચાર્જ ચાર્જ કરી નહીં એક બે અવતારનો ચાર્જ છે તે અમારી આજ્ઞા પાળ છે તે એક જબરદસ્ત પુનિવાર હોય એટલે અહીંથી આગળ બંગલો વધો ના પડે બંગલા વાળી તો જન્મ થાય ગાડી વાડી બધું તૈયાર પણ જન્મ થાય બરોબર જ્ઞાન કરી ના પડે અને તરત જ આ જ્ઞાન ભેગું થઈ જાય અને જ્ઞાની ભેગા થઈ જાય બે અવતાર અને અહીંથી જ ભોગ થઈ જવો જોઈએ ભોગ એટલે દુઃખનો અભાવ તો અહીંથી જ થઈ જવો જોઈએ દુઃખ હાલે જ નહીં એવું થઈ જાય તને સમજાય છે થોડું સમજાય છે થોડું થોડું થોડું તો કાલે તને કોઈ સમજાય દેશે કાલે ઇંગ્લિશમાં તું આવજે ને કાલે આવજે ને ઇંગ્લિશમાં કોઈ સમજાય દેશે હવે ક્યાં સુધી આવી છે હવે આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ અહંકાર મમતા ગયું એટલે તમારે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો એટલે કોઈ ત્યાગ કરવાની વસ્તુ રહી ગઈ કારણ મોટા મોટી એ એને ત્યાગ કરવા માટે જ આપણે ત્યાગ કરતા હતા સમજ ને હવે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો એટલે કોઈ વસ્તુ અને સિદ્ધાર્થનું ગ્રહણ થઈ ગયું ગ્રહણ શું થયું પોતાનું સ્વરૂપ જે સિદ્ધાર્થમાં ગ્રહણ થઈ ગયું અને અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો એટલે ગ્રહણ ત્યાગનો ખરાબ તો રહ્યો નહીં આવે તમારે શું ના રહ્યું તમારો નિકાલ કરવાનો પછી ત્યાં આવે કેરી આવે તો નિરાતે ખાજે સરસ સારી રીતે ઘી લઈને ખાજો નિરાતે ચોખ્ખું ઘી મળે થઈ અગર તો સરખામણ થાય એવું ખબર ઓછું જજો અહીં વાંધો નથી સત્તા અમારી આજ્ઞા પાઠ બસ અને આજ્ઞા હારી છે એવું નિશ્ચય કરજો નક્કી કરજો બધું થઈ જશે તમારે સમજે હવે હું જૈન છું વૈદાન છું એ બધું રહ્યું નહીં આવે ને કારણ કે આત્મધર્મી છે કેવા ધર્મ છે આત્મધર્મી એટલે મુસલમાન આત્મા દેખાય ના દેખાય ગાય ભેંસમાં દેખાય આપણે બધા આત્મા જીવ માત્રમાં આત્મા દેખાય એ આત્મધર્મી થયા આપણે આ કોઈ મતમાં ના રહ્યા મતમાં ઘટમાં કશામાં રહ્યા નહીં ઘટમતની બહાર ગયા શું થયું ક્યાં સુધી હવે હવે એક વાત ખાસ અવશ્યની છે કે આવું જ્ઞાન મળ્યા પછી પહેલા તે જ્ઞાનીઓ શું કહેતા હતા ભાઈ અહીંયા આગળ તમે ઘેર કહ્યા કે અમે ત્યાં આગળ રહીશું ભાઈ શું જ્ઞાની પાસે પડી રહીશું એ ઘેર કહ્યા કે આ મોટા છોકરાને દુકાન પર બેહાડજો અને મારા આત્માનું કલ્યાણ કરી દે ને તાર પછી બહેરી શું કે તમે કરો તારું બે વાર પછી અમને કોઈ બોલાવી દીધું એ રીતે પહેલાં રિવાજ હતો અત્યારે તો તમે મારી માં પડી ગયો તો પડી રહ્યો એવું છે પણ તમારી ફાઇલો ગુમા ગુમ કરે ભાઈ ફાઇલો છે ને ગુમા ગુમ કરે ને ફરતી બે આવ્યા થયેલા ભાઈ ગયેલા માણસ તમે લઈ જઈને શું કરશો તો હા અમારી એમના હવે તારે નહીં આ ફાઇલો તમારી ફાઇલો આવે ને ભાઈ ડોક્ટર ફાઇલ વગર ના તો <laughs> એટલે ફાઇલો છે એટલે તમને અહીં રખાય નથી હવે આ આજ્ઞા પાડી કરે જો અમારી હાજરીમાં તમે રહો તો રાત દાડો અમારે વાતાવરણ મળે અમારું અમારું આ નિધિધ્યાસન થાય નિધિધ્યાસન જેની નિધિધ્યાસન થાય એની ડિરેક્ટ શક્તિ આપણને મળે શું થાય હવે એ ડિરેક્ટ શક્તિનો ઉપાય તમારે રહ્યો નહીં રહેવાયું છે નહીં એટલે એટલે બીજું સબસ્ટિટ્યુટ બતાવું તે અવશ્ય કરજો અવશ્ય કરવાનો તમને બતાવું છું એ ખાસ કરજો કે રાત્રે સુઈ જાઓ ગમે ત્યારે નવ દસ અગિયાર વાગે પણ આટલે નથી અને આ દાદાનું નિધિધ્યાસન થવું જોઈએ શું થવું જોઈએ એટલે એમની શક્તિ આપણે ડિરેક્ટ પ્રાપ્ત થયા અને તે વખતે આપણે શું કરવાનું માફી બીજીને દાદા દેખાય અને હું સિદ્ધાંતમાં ધીમે ધીમે બોલો આપણે કોણ સાંભળે શું કોઈ દખલ થાય એવું નહીં આપણું કોણ સાંભળ્યું એવું ખબર ને કોઈ દખલ ના થાય એ રીતે કરતા કરતા સુઈ જવાનું તો બે મિનિટ ઊંઘ આવે તો ઉભી જવાનું પાંચ મિનિટમાં આવે તો ઊંઘી જવાનું અડધા કલાક આવે તો ઊંઘી જવાનું સમજો ને એમ કરતા કરતા ઊંઘી જાય એક માસ એને મને એમ થયું તો ઊંઘાવા મળી જાય સુધી ઘડી જાગ્યો અડધો કલાક અરે એવું નહીં કરવાનું તારે ઊંઘી જ એ એટલે ધ્યાન કરવાનું છે ના ધ્યાન નહીં કરવાનું આટલું ગોઠવી અને તું સુઈ જવું નહીં તાકી રાત નહીં તાર્યા કરે જાગ્રત આટલું ખાસ અવશ્ય કરજો આજ રાતે અને પછી કાલથી શરૂ રાખજો અને પછી કાલે મને આવી કહી દેજો એટલે આજે કેટલાક ભાઈ બોલ્યા નથી મેં કેટલાક કેટલા ભાઈ શબ્દ રાખ્યો રહી ગયા નહીં એટલે હું ફેરફાર કરી આપું સમજો ને અને રેગ્યુલર કર્યા ધંધો દોષ આપું કંઈ દોષ થયેલો હતો અને કાલે આવો તમને શું થયું તે મને કહેવાય યાર સમજો ને સમજો ને એટલે કાલે આખો લડાઈ છે ને સંધારે છે દસ વાગ્યા અગિયાર વાગ્યા એટલે અહીંયા અહીંયા આવે સમજો ને નથી કરવો સારો અને ગુસ્સાને કેવી રીતે કંટ્રોલ કરવો ગુસ્સો કરવો એ ખરાબ કેવાય ને એને કંટ્રોલ કેવી રીતે કરવો કંટ્રોલ કરવા તને બધું થાય હોય If you want to control, કોઈ દેખાવામાં આવે તો ગુસ્સે ચડે તને ને મારે और डूंगर पर से पत्थर गिरा तो डूंगर पर से पत्थर गिरे तो गुस्सा होता है બુ- બુરા લગેગા but गुस्सा तो नहीं आएगा ना if a, if a stone falls from the mountain what what happens to you what is your હા, તો ગરમ નહીં થાય દાદા હમ? તો ગુસ્સો નહીં થાય તો ગુસ્સો નહીં થાય તો કેમ નથી થતો why not હમ. why not maybe i don't see a person હિન્દી ને બોલો મને કોઈ દેખાતું નથી ત્યાં મારનારું એટલે એ મારનારું નથી દેખાતું આ બધી ભ્રાંતિ છે આત્મા માર નહીં કોઈને હિન્દીમાં એટલે વોટ હી સેઇંગ ઇઝ મારે નહીં કદાચ આ જળ વિભાગ માર છે આત્મા doesn't hit It's only the the. What, what, makes, what makes you angry? દાદા પૂછે છે અને હું સવાલ પૂછું કે ગુસ્સો કરવાનું કારણ શું what is the reason why you angry Like, I, uh, sometimes when a person doesn't uh, Listen to Do what you listen to you or, doesn't do what you want him to do. well, yeah. <laughs> દાદા કોઈ માણસ હોય કોઈ માણસ હોય આપણું સાંભળે નહીં કોઈ માણસ હોય આપણું સાંભળે નહીં તો ગુસ્સો થાય નહીં તો કોઈ ને આપણે કઈ કરાવવું હોય આપણું ધાર્યું ના કરે તો ધાર્યું ના કરે તો ગુસ્સો થાય <laughs> फिर गुस्सा की जरूरत है तो फिर फिर बंद करने की फायदा क्या है Then you say you you you think it's necessary for you. Then what is the use of stopping it? Why not stop it? Why you want to stop it? You think it's necessary, so why you want to stop it? Let's <laughs> do it. It's only when you think it is wrong that he can. Ask him. Ask him first. It is not necessary. I don't like it. don't want to do it, right? You don't want to do it. You don't want to do it, right? You want to tell him that? What should I tell him? કે ઘણી વાર ગુસ્સે થઈ જાય છે પછી વિચાર કરે છે તો એમ કે થોડો ગુસ્સો કરવા જેવો હતો પણ એટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી ભૂલ લાગે હા શું કે થોડો કરવા એ કે ઘણી વાર કોઈ વસ્તુ થઈ જાય અને ગુસ્સો થાય એ કે જરૂરી છે થોડો ગુસ્સો પણ એ વધારે ગુસ્સે થઈ જાય છે એ ખોટું છે એ કે છે. वो तो आपके हाथ में ही नहीं करने का तो फिर क्या ऐसा बोलता है थोड़ा करता है ऐसे करता है हाथ में वाला तो गुस्सा कभी करता नहीं उसमें फायदा ही नुकसान नहीं होता है There is only loss in getting angry. There is no benefit there. हर एक गुस्सा में वो नुकसान नहीं होता है नफा कभी नहीं होता वो सब वीकनेस है वीकनेस है जो गुस्से करती है उसका वीकनेस है तो खुद नहीं करती है वीकनेस करती है तुम्हारी मर्जी ना हो तो भी होता है और ये बात गलत है कि तुम खुद करती है थोड़ा कमती है करती है थोड़े ज़्यादा करते દાદા એને સવાલ પૂછ્યો એનો કંટ્રોલ કેવી રીતે કરવો એનો જવાબ ના આપો તમે तुम्हारे हाथ में गुस्सा करने का Is it in your hand to get angry? Is it in your power? to कभी get गुस्से angry? का करता है तो तुम्हारे हाथ से करता है कि कुछ ऐसे हो जाता है Or does એમને એમ થઈ જાય છે એની મેળે થઈ જાય तुम्हारे हाथ में है ही नहीं, क्या करूँ? So he's proving it to you that you are angry. You are, if they are getting angry, तो पेंट हो गया है फिर दूसरा क्या करना है? because देखो, It has एक already been बार- printed, no? Now you cannot rub it. एकदम दूसरा दूसरा नया नया Already पेपर के लिए printed. तैयारी कर रखा ना तो ये पेपर तो प्रिंट हो गया है Be careful for your next paper. be careful for your Next नया day. नया पेपर के लिए हम बता देंगे भाव सारा के वाला के पेपर तुम्हारा भाव But then we take us that way will be printed. and then Hmm. So he said that he will show, he will... નવું પેપર બગડેલું ના નીકળે એ કેવી રીતે वो तो चालू है पेपर का। હમ वो तो उसका पेपर वो प्रिंट हो गया है हम्म। इसमें चेंज नहीं होने वाला હા તો નવું अभी आगे પેપર का नया प्रिंट नहीं हुआ है उसके लिए चेंज हो सकता है હમ. કેવી રીતે એ પૂછે છે કેવી રીતે કેવી રીતે કેવી રીતે નવું પેપર ચેન્જ કરવાનું वो हर रोज नक्की करना के ये गुस्सा है बहुत खराब चीज है फिर कभी करने का नहीं ऐसा नक्की करना बोलने का every morning when you get up रोज तो तुम्हारा चीज नहीं चाहिए उसके लिए बोलने का है बोलने हम बता देंगे હમ. वो बोलना है इससे आगे का दिन प्रिंट नहीं हो जाएगा You will tell him in the morning that uh, getting angry कुछ is भी very नुकसान बोले तो भी कि हम हमारे को गुस्सा नहीं करने का है सब बता देंगे तो फिर नहीं हो जाएगा બધા લખાઈ ગયું ના પૂછી તો જીવ દાદાને શું કહે છે? શું પૂછ્યું? દક્ષાબેન પૂછો ને. છોકરાઓ પર થઈ જાય છે ને એ લોકો સમજતા દાદા દક્ષાબેન પૂછે છે આ જેમ જિંદગીમાં થોડો ગુસ્સો ઓછો કરવો છે એનું શું આવતી જિંદગીની આ જિંદગીમાં ગુસ્સો ઓછો કરવો છે તમે અહીં આવતી રહે છે દક્ષાબેન છે આ દક્ષાબેન દક્ષા દક્ષાનો સવાલ છે મારે ઓછો કરો ત્યાં ભાવમાં તારો ગુસ્સો ના કહેવાય ગુસ્સો થાય તારે થાય આ તો મહી તો તમને એમ થાય કે આવું ના થવું જોઈએ આવું ના થવું જોઈએ બે જુદા પડી ગયા પણ થાય છે <laughs> okay he says he says મુસીબત હતો એટલે જીવ બરાબર રહ્યા ને ગુસ્સો એટલા જ નહીં એટલે બરાબર રહ્યા ને જીવ બળતો નથી ને આપણે રહેવામાં રહીએ પરદેશમાં પરદેશમાં રહીએ છતાં પણ આપણે સ્વધામમાં તો જે પરદેશમાં કહ્યું તમે તમારે ત્યાં પરદેશમાં ઓકે લેવા માટે તો રામભાઈ પૂછે છે કે આવા ખરું છે કે ખોટું છે સ્પર્ધામાં પરદેશમાં જે ના જવાય ઘરમાં જવા તો જતા ના ઢીલો પણ બધું જગ્યા આપી દે તમારું જગ્યા પર ધ્યાન દેવાનું જાય એટલે સાથે રહેવાય છે એ અજાયબી છે ને એટલે એટલે ખરાબ વિચારો નથી આવતા એટલે ખરાબ વિચારો નથી આવતા દાદા રહેવાય છે એ અજાયબી છે હા સાહેબી માંથી ખસવાનું મન થાય એવી જાય કારણ કે અહીંયા આગળ આ ઘેર જવાનું છે બરાબર છે આ તો બધું ખાલી બાળકો માલ આપે પોતાનું મનાવડાવે એવું